એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વડોદરામાં બેઠા બેઠા અદિતિ વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો મારા નાના મોટા ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો હર્રાય દેસાઈએ કહેલી વાર્તા છે હા અને વાર્તાનું નામ છે સસલુ અને વાઘ એક જંગલમાં એક મોટો ભૂખ્યો વાઘ આવી પડ્યો એ રોજ જંગલમાં ફરે અને બે ચાર જાનવર મારી નાખે એ ઘણા જાનવરોને રોજ મારે હો જંગલના પ્રાણીઓ તો ફિકરમાં પડ્યા એમને કાંઈ ઉપાય સૂજે નહીં અંદરો અંદર કચપચ ઘણી કરે પણ કોઈને બચવાનો રસ્તો ન જડે એક ઘરડા શિયાળને કાંઈક સૂજ્યું એણે બધા જાનવરોની સભા બોલાવી એ બોલો જુઓ ભાઈઓ બહેનો આમને આમ આપણે બેસી રહીશું તો બધાનો નાશ થશે આપણામાંથી કોઈની મગદૂર નથી કે તે વાઘની સામે થાય કોઈની હિંમત નથી પણ મને એક રસ્તો સૂજે છે જુઓ આપણે આપણી મેળે એને રોજ એક પ્રાણી મોકલી આપીએ એટલે વાઘ નિરાતે એની બોર્ડમાં પડ્યો પડ્યો ખાય પછી તે જંગલમાં ભટકીને બીજા પ્રાણીઓને મારશે નહીં એટલે આપણે આખો દાડો શાંતિથી હરીફરી શકીશું લુચ્ચા શિયાળે પોતાના મનમાં નક્કી કર્યું કે પહેલા બીજા પ્રાણીઓને મોકલવા એની પોતાની ઈચ્છા કઈ મરવાની નહોતી હો ભાઈ બધા પ્રાણીઓની આ વાત ગમી એમણે વાઘને પણ જાણ કરી વાઘે પણ એ વાત પસંદ કરી શાંતિથી ખાવાનું મળે તે કોને ન ગમે હે ભાઈ રોજ દોડા દોડ કરીને વાઘ થાયકો હતો કોઈક દાડો એને ખૂબ મળતું અને તે ખૂબ ખાતો કોઈક દાડો તેને ભૂખાઈ રહેવું પડતું વળી હવે તે ઘરડો પણ થયો હતો એની દોડવાની ને કૂદવાની શક્તિ ઘટી ગઈ હતી એક પછી એક નાના જાનવરોને પેલું શિયાળ એના તરફ મોકલે કોઈક દાડો બકરું જાય તો કોઈક દાડો ઘેટું જાય કોઈક દિવસ વાછરડું જાય એ બિચારાને વાઘ મારી ખાય એક દિવસ એક નાના સસલાનો વારો આવ્યો હો સવારના આઠ વાગ્યા નવ વાગ્યા તો પણ સસલું તો જાય જ નહીં ભાઈ પેલું લુચ્ચું શિયાળ એને સમજાવે બિચારા ઘેટા અને બકરા સમજાવે ડાય સરખી ગાય સમજાવે પણ સસલું માને શેનું એને વાઘના મોંમાં જવું ગમતું નહોતું એમ મરવા કોણ જાય એ તો એક જ વાત કે હું વાઘની પાસે જવાનું જ નથી બધા બહુ સમજાવે હો ત્યારે જોશથી ને મોટેથી કે ના ના કદી નહીં ક્યારેય નહીં એ વાઘની પાસે હું ક્યારેય નથી જવાનું મારે તો રમવું છે કૂદવું છે મોટા થવું છે મારે આમ મરવું નથી પેલું શિયાળ એને કે અરે ભલા સસલા એ વાલા સસલા આમ તે કાંઈ થાય તારો વારો આવ્યો અને તું ન જા તો પછી બધાની શી વાત એ બધા ગમે તે કહે પણ સસલું માને નહીં એ તો માથું ધૂણાવીને ના જ કે કોઈક વખત તો સસલું એટલું બધું જોશથી માથું ધૂણાવે કે એના કાનનો ફટફડાટ સંભળાય ઓ બધાને હવે બીજા પ્રાણીઓ પણ એકઠા થઈ ગયા ત્યાં ઊંટ ને ભૂંડ ને ભેંસ હરણ સાબર લોકડી વગેરે ઘણા પ્રાણીઓ આવ્યા હો એમના બધાના મોઢા પડી ગયા ફિક્કા થઈ ગયા સસલાની હઠથી ને સસલાની જીદથી બધા ઘણા ગભરાયા કે હવે વાઘ આપણને મારી નાખશે સસલું તો ના કે છે પણ વાઘ તો રાહ જોતો હતો એ ઊંચો થાય નીચો થાય બોર્ડની બહાર આવે આમ ફરે ને તેમ ફરે જોરથી પૂંછડી પછાડે ને પાછો બોર્ડમાં જાય અને મોટી મોટી ગર્જનાઓ કરે ઓ ભાઈ પણ સસલાને કાંઈ સમજાવી શક્યું નહીં દિવસ ધીમ ધીમે ધીમે ઉપર ચડતો ગયો સુરત દાદા ઉપર ચડ્યા નવ થયા દસ વાગ્યા અગિયાર વાગ્યા પણ સસલું એકનું બે ન થાય સસલાને બીજા પ્રાણીઓ કાંઈક કે ત્યારે એ તો કે મને બોલાવશો નહીં મને વિચાર કરવા દો મારે શું કરવું એ બધું હું સમજુ છું પછી તો બપોર થયો સુરત દાદા માથે આવ્યા વાઘ ગુસ્સે થઈને મોટી મોટી ગર્જના કરતો હતો ભાઈ પણ તે જરાય હાલતો નહોતો એની ગર્જના પણ ધીમે ધીમે ઓછી થઈ ગઈ સુરત દાદા તપતા ગયા તેમ તેમ જંગલમાં શાંતિ પથરાતી ગઈ ભૂખ્યા વાઘની આંખ મીચાવા માંડ્યો એને તો ઊંઘ આવવા માંડી અને સેજ ઊંઘી પણ ગયો અને શિયાળ ને ગાય ને ઊંટ બધાને ઊંઘવાનું મન થઈ ગયું એકાદ વાગ્યો એટલે સસલું બૂમ પાડીને બોલ્યું લો હું તો આ ચાલ્યું અને એ તો દોડતું દોડતું વાઘની બોર તરફ ગયું બધા પ્રાણીઓના મનમાંથી બીક ઓછી થઈ હવે એમને લાગ્યું કે બધા એક દિવસ તો નિરાતે ચરી શકશે બધા પોત પોતાનો ખોરાક શોધવા નીકળી પડ્યા જંગલમાં હો ભાઈ પેલું સસલું ગયું તો વાઘની બોર્ડ તરફ એ તો ખૂબ દોડતું દોડતું જાય રસ્તે બધા પ્રાણીઓ એને દોડતું જોયું પણ ખરું એમણે બધાએ માન્યું કે એ તો સીધું વાઘના પંજામાં જઈને પડશે પણ તે મૂરખ નહોતું અદિતિ બેન એ વાઘની બોર્ડ પાસે પહોંચ્યું અને હાંફતું હાંફતું અટકીને ઊભું ઊંઘતા વાઘે સેજ આંખ ઉઘાડી એને તો કકડીને ભૂખ લાગી હતી એટલે એણે પોતાનો પંજો લંબાવ્યો અને તરત બોલો આમ આવ એ સસલા કેમ તે મને અત્યાર સુધી ભૂખે માર્યો હવે શેની વાર કરે છે તું કેમ મોડું આવ્યું છો સસલું ડુસકા ખાતું હોય એવા ઢોંગ કરીને બોલ્યું ઓ મારા રાજા અરે વાઘ રાજા મારો ભાઈ કેવો જાડો હતો ને હું કેટલું પાતળું વાઘ કે ત્યારે તારો ભાઈ કેમ ન આવ્યો સસલું કે અરે એ આમ આવતો હતો પણ રસ્તે એને બીજા વાઘે પકડો વાઘ તો ઘુરકીને કહે કોણ સસલો ડુસકા ખાતા ખાતા કે અરે બીજો વાઘ પેલા ઝાડવા પાસેની બખોલમાં રહે છે એણે મારા જાડા ભાઈને પકડ્યો છે મારા ભાઈએ આપનું નામ દીધું મારો ભાઈ કે કે આપ તો અમારા રાજા છો અને મને રોકશો તો આપ ચીડાશો એ કે એવા વાઘડા તો ઘણાય ભટકે છે મારા ભાઈએ ઘણું કહ્યું અને ઘણોય રોયો ત્યારે એને એ વાઘે છોડ્યો ને કહ્યું જા બીજા કોઈને વાઘડા પાસે મોકલ અને તું અહીં પાછો આવ પછી મારો ભાઈ ઘેર આવ્યો અને મને અહીં મોકલ્યો આપની પાસે મારા રાજા પછી તે ગયો પેલા વાઘ પાસે પેલો વાઘ તો મોટો છે એ આપને વાઘડા વાઘડા કહે છે પોતાને વાઘડો કહો સાંભળીને વાઘ તો બહુ ગુસ્સે થયો ચાલ મને એની પાસે લઈ જા તારા જાડા ભાઈને પકડી રાખનાર વાઘને માર્યા વગર નહીં રહું એણે મને વાઘડો કયો હમણાં જ દેખાડી આપું છું કે હું વાઘ છું કે વાઘડો સસલું ડૂસકા ખાતું જાય અને આગળ ચાલતું જાય હો એ કે એ વાઘ રાજા એ વાઘ રાજા જોજો હો ચેતીને ચાલજો એ વાઘ ઘણો મોટો છે હું આપને એની બોર્ડ પાસે લઈ જઈશ તો મને બહુ ડર લાગે છે વાઘને હવે આથમણે દિશા તરફ જવાનું હતું નીચા નમતા સુરત દાદાના કિરણો એની આંખમાં આવતા હતા એનાથી તો બરાબર દેખાતું નહોતું ભાઈ આ વાઘ ને સિંહ ને બિલાડી જેવા પ્રાણીઓથી છે ને તડકામાં બરાબર દેખાય નહીં હો એણે અડધી આંખ મીચી રાખી હતી પેલું સસલું જાડીમાંથી નીકળી ગયું અને ખુલ્લા મેદાનમાં આવ્યું ત્યાં એની પાછળ વાઘ પણ ગયો ત્યાં એક ઊંડો કૂવો હતો એની પાસે જઈને પેલું સસલું ઊભું રહ્યું વાઘ પણ કૂવાના થાળા પર ગયો એ કૂવો પાણીથી ભરેલો હતો સસલાએ કૂવામાં દેખાડીને કહ્યું કે રાજા રાજા જુઓ એ રહ્યો પેલો મોટો વાઘ પેલા વાઘે કૂવામાં જોયું એક વાઘ એની સામે જોતો હોય એમ એને લાગ્યું હો એની આંખો આમ મોટી મોટી થઈ અને ખૂબ ગુસ્સો ચડ્યો આ વાઘે ગર્જના કરી તો કૂવાની અંદરથી પણ સામો અવાજ આવ્યો હો ભાઈ પેલા સસલાએ શેઠ ડોક લંબાવીને કે વાઘ રાજા આ પેલો રહ્યો મારો ભાઈ જો દેખાય ભૂખો વાઘ ખૂબ ગુસ્સે થયો મોટી ગર્જના કરી કૂવામાંથી પણ મોટો અવાજ આવ્યો પછી વાઘ બોલો આરામખોર લુચ્ચા તે મને વાઘડો કયો મારું સસલું આપી દે છે કે નહીં નહીં તો હમણાં જ તારા ગાભા કાઢી નાખું છું આટલું બોલીને કૂદકો મારીને તો કૂવામાં પડ્યો ભફાંગ કરતો ભાઈ કૂવો તો બહુ ઊંડો હતો એમાં ખૂબ પાણી હતું એમાં જે વાઘ દેખાયો એ તો પોતાનું જ મોં હતું ભાઈ અને આમ વાઘ મર્યો કૂવામાં પડીને ડૂબી ગયો એટલે સસલું તો ખુશ ખુશ થઈ ગયું અને નાચતું ને કૂદતું જંગલમાં ગયું અને મોટે મોટેથી ગાતું જાય ને કૂદતું જાય ધમાક ધમ ધમાક ધમ ચાલો ભાઈઓ જોર કદમ ધમાક ધમ ધમાક ધમ અને ભાઈ સસલાની વાત સમજીને સસલાની વાત જાણીને બધા તો ખુશ ખુશ થઈ ગયા હો ભાઈ તો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો